માતાજી અંબિકા દેવી એટલે સહજ પ્રકૃતિ દરેક દેવીઓના કાયદા હોય છે તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે અમે અંબેના એકના એક લાલ છીએ માતાજી પાસે તમે અમારી ચિઠ્ઠી લઈને જાઓ તો તે સ્વીકારે આ તમારો દીકરો હોય અને નોકર હોય પણ જો નોકર તમારા કાયદામાં જ રહેતો હોય તો તમને નોકર વહાલો લાગે કે નહીં લાગે જ અમે ક્યારેય પણ અંબામાના લક્ષ્મીજીના કે સરસ્વતી દેવીના કાયદા તોડ્યા નથી નિરંતર તેમના કાયદામાં જ રહીએ છીએ તેથી એ ત્રણેય દેવીઓ અમારા ઉપર નિરંતર પ્રસન્ન રહે છે તમારે પણ જો તેમને પ્રસન્ન રાખવા હોય તો તેમના કાયદા પાળવા જોઈએ અંબામાના શા કાયદા છે અમારે ઘેર અંબામાની ભક્તિ બહુ કરે છે બધા પણ એના કાયદા શા છે તે અમે નથી જાણતા અંબાજી દેવી એટલે શું એ પ્રકૃતિની સહજતા સૂચવે છે જો સહજતા તૂટી તો અંબાજી તારી ઉપર રાજી જ કેમ થાય આ અંબાજી દેવી તો કહેવું પડે તે તો માતાજી છે મા છે બંગાળમાં દુર્ગા કહેવાય છે તે જ આ અંબાજી બધી દેવીઓના જુદા જુદા નામ મૂક્યા છે પણ જબરદસ્ત દેવી છે આખી પ્રકૃતિ છે આખી પ્રકૃતિનો ભાગ જો હોય તો તે માતાજી છે પ્રકૃતિ સહજ થઈ તો આત્મા સહજ થાય જ આત્મા અને પ્રકૃતિ એ બેમાંથી એક સહજ ભણી ચાલ્યું તો બંને સહજ થઈ જાય